હિન્દુસ્તાન આખી જન્મેલો પૂરો જણાવનારું કોઈ હોતું નથી હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં કોઈ ઘરો જ્ઞાની પુરુષ હોય ત્યારે જાણવાનું મળે નહીં જાણવાનું મળે તને સમજ ને આ જ્ઞાની પાછા કોનું નામ કહેવાય જ્ઞાની તો હિન્દુસ્તાનમાં એક બે છે સુરત માં કોણ છે અમદાવાદ અમદાવાદમાં મુંબઈ માં બે ત્રણ હજાર જ્ઞાનીઓ વીસ હજાર જ્ઞાનીઓ છે કોને કોના માથા પર ઉચકવા આપણે વીસ હજાર કોની પાછળ પડીએ આપણે પણ એમને પૂછવું આપણે કે સાહેબ તમારા બુદ્ધિ કઈ હશે મારી બુદ્ધિ બધા કરતા વધારે એટલે આપણે કહીએ હા તારે મને કોમ થઈ ગયું હું તમારું નામ નથી રહું છું ફરી એ ઘેર આવવું નહીં સમજવું નહીં એમ કરતા કરે બધા બુદ્ધિ પૂછીએ બધા બુદ્ધિ કે મારી હવથી ઊંચી અને પછી એકાદ જણ મારા જેવા કે ભાઈ મારા બધા બુદ્ધિનો છોંટો નથી તો આપણે તો બેસી જવું શું સાંભળ્યું ને કે બુદ્ધિ ના હોય તો જ્ઞાન હોય શું જો બુદ્ધિ હોય તો જ્ઞાન ના હોય જ્ઞાન હોય તો બુદ્ધિ ના હોય સમજ પડે ને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે અને બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે શું છે તને સમજાય બુદ્ધિ ઇમોશનલ વાળી આ ગાડી મોટરમાં રહેશે કે ઇમોશનલ થાય છે ઇમોશનલ હા એ ઇમોશનલ થાય શું થાય તમે મારો બેસાડવાનું એ બધા નારિયેળ કૂદીને વધારે જાય નારિયેળ બધા વધારે જાય ત્યાં તો ભાઈ બધા જ ધર્મ મરી જાય બિચારા અને પછી કે હું અહીં સ્ટેપ છું અને બુદ્ધિ શું બુદ્ધિ ને શું ધંધો જાણસ તું વેરી profit and loss profit and loss જ્યાં જાય તો પ્રોફિટ લોસ જોયા કરે શું જોયા કરે પ્રોફિટ ને લોસ બે હવા માં લોસ બે હવા માં પ્રોફિટ બસમાં ચડ્યો તો એ પ્રોફિટ લોસ જોયા કરે ગાડી ચડ્યો તો પ્રોફિટ લોસ જોયા કરે આ બે હવા પહેરી આવતો હોય ને તો કયા ખૂણા પહેવું પ્રોફિટ થાય એ હું જોયા કરે profit and loss profit and loss બધા આવી ગમે છે વાત આ કંટાળો નહીં આવતો પટેલ છે ભાઈ થાય કે ભગવાન ભગવાન કોને કહ્યું હતું તને એવું સાંભળ્યું છે ભગવત ગીતા માટે એવું સાંભળ્યું છે કે ના એવું ના સાંભળ્યું જે કે કઈ જવાબદારી પર લખ્યા મને હા ભગવાન બલિરામ કહે ને તો આપણે કહીએ ક્યારે બનાવ્યું કે શું જાણતો નથી ત્યારે હું પૂછું કે બનાવી બનાવ્યું ભગવાને એની બિગિનિંગ થયું ના થયું તાર બિગિનિંગ તો થઈ ગયું કે છે બનાવે એટલે બિગિનિંગ થઈ જાય ના ભગવાન બનાવે એટલે બિગિનિંગ તો થાય બિગિનિંગ તો બિગિનિંગ થઈ જાય હે તો બિગિનિંગ થાય એનો એન્ડ આવે ને આવે આવે તો હવે આ નથી આવવાનું આ તો અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત એનો શું અર્થ સદાનું છે કાયમ માટેનું છે સદા કાયમ માટેનું એવર લાસ્ટિંગ જયારે બિગિનિંગ નહીં થયું આને આવવાનું થયું એવર લાસ્ટિંગ જગ્યા ત્યારે બનાવવું પડે ખરું હા nobody is world is the પધર ઇઝ સેલ્ફ પણ છતાંય બહાર તારે એવું કેવું નહીં ભગવાન ક્રિએટર નથી નહીં તો આ બધા લોકોને તો બહાર બે જાતની વાત વિચાર માણસોને માટે ભગવાન ક્રિએટર નથી અને આ વિચારવું એટલે બહારના લોકો છે એમને તો ભગવાન ક્રિએટર ના કહીએ ને તો આ સ્ટોરમાં કશું ઢવાય છોડી જાય એટલે ભય દેખાડવા માટે મુકાયેલું છે ભગવાન ક્રિએટર સમજ ને ભયને માટે પણ જે સારા માણસ હોય તેને આ વિચાર વાત કહેવાય પેલા મેં કહી દીધું એટલે તું પેલામાં ચોરી ના લાવો correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, God is not created of this world at all. The world is the puzzle itself. તારે બધા પધલ ઉભો થાય છે તો આ જગત પોતે જ પધલ છે એટલે થાય છે એ પધલ તને અમે છોડી આપીશું પછી પધલ નહીં ઉભા થાય અને પધલ ના ઉભો થાય જીવન જીવવાનું સારું લાગે છે તો આનો અર્થ જ શું વાર ગઈ પધલ પૂરું થઈ જાય કડી ડરી ગઈ એટલે ભાઈ ચીડાય બરોબર સાસ હાલતી નથી ને આ બધું ઊંધું કરે ને કામ મારે બોડ થશે પેરી ચીડાય ગઈ હે કે મારે છોડાય એ કે થઈ ગયું એ પધલ અહીં જોવાનું ગમે નહીં પાછું મારો પાયો ક્યાં હા હેમાબેન ને પધલ થતું નથી ને ખરી પાઈ ગઈ છે તમારે બદલ જય સચિદાનંદ. બાબા દર્શન કરવા ગરબા ફરે થઈ લે ને ચાલો હેડો ગરબા ગવડાવો અમે નોડો. ચાલ. Mind is in control of you as big, right? If you, know, you are under control of the mind. તમે સમજાય હા હા હા So now Dada is saying that he's missing the other way. તો અ, આપણે છે ને તે માઇન્ડ જે આપણને કહે છે આપણે નહીં કરવું જોઈએ એનું ઓપોઝિટ કહું છે જોયા કરવું. What's the તેના difference? જોડે ના, I- શું છે? પણ વાત હતી તારા લગ્નની, હવે બીજી વાત પર ના ચડે મન ઉપર. હા, જે વાત આવેલી છે વાત. હવે એક વાત કર. લગન ક્યારે તારીખ બાર સાત દસ. આપણે બધા એમ કે ભાઈ છે ને ભાઈ સવારે આ મારી નાની આ પૂછે કેવી કેવી રીતે પરણાય પછી આપણે આખી લાઈફ જ બગડે ને તો પેલા છોકરાને બરાબર જોઈએ કરીએ એમ કે પછી કે ખબર પડે કે છોકરો સારો છે નહીં પછી લગ્ન થાય એવો આ મને પ્રશ્ન પૂછ્યા કરે તો દાદા એનું સોલ્યુશન શું આ છોકરાઓ માટે બધા જોઈને જ પહેણે છે જોયા કારણ કે કુદરતે આપેલું છે અને પેલું પોતે દાપણ કર્યું છે જોઈને માટે એક છોકરા એ કહ્યું એના ફાધરને કહેતો હતો કોંગ્રેસ પૈસા વાળા ઘરનો ચિંતી હતો તારા કુટુંબ છોકરા બધા આપડે ત્યાં બધું ઘરમાં બધું એ થયેલું તે છોકરો કે છે એના ફાધર ને એટલે મારે પહેલવું નથી કે છે આવો મગરભાઈ આવો ભીખભાઈ એટલે પછી એના ફાધર દેખાડે છતાં નાપાસ કરે બરાબર ત્યારે ફાધર કહેવાય છોકરો આવું કરે છે એને કઈ રસ્તો કરી આપો મેં છોકરાને કહ્યું વ્યવસ્થિત નથી તારે બહુ લાવ્યા મને વ્યવસ્થિત બહુ ખાતરી છે તમે કહો બધું બહુ ખાતરી છે ખાતરી આપણે પાસ કર્યા જે જ્ઞાન પર ખાતરી છે એ જ્ઞાન ચિંતા ને આપણે જઈએ છીએ કયા આધારે ચાલે ગાડી પછી કહી દીધું તમે જે પાસ કરી લાવી મારા પાસે તો પછી મને કે કલર આવો છે ને એ કઈ જોયું પાસે કેરી મીઠી છે કે નહીં એ તપાસ ને બરાબર કલર તો કોઈની કેરીનો જરાક લીલો દેખાય છે બહુ પીળો ના દેખાશે એમાં પછી કેરી ચાકી ચાકી કેરી બહુ સારી નીકળી ગઈ છે હા ખુશ થઈ ગયો હો હો આ મગન ભાઈ ક્યારે આવો જીગરી તમારી ટીકો ભાઈ તમે દેવા આવો કે પછી આ બહેનો ની બધા બેસી શકે વધારે હા હા વસ્તુ છે તો ગયા પછી હારી નીકળે ગેરંટી વસ્તુ પર ગેરંટી બીજી વસ્તુ બધા આપણે જાણીએ કે આ વસ્તુ આવી જશે અને આ વસ્તુ શું ખબર પડે ભાઈ ખોલે એટલે ઉપર ઉપર દેખાડતો એ ખરાબ જ નીકળે કચરો જ નીકળે ચાલે હા માટે અનુભવી પૂછીએ આપણે તમને પેલા કોઈ વખત કળા નીકળે છે એ જાણે કાઢી નીકળે તું ના થઈ તો આનું પહેરેલી કેરીઓ બધા પેલા ખાધી રહ્યા લોકો નવી ખાવાની એના બરાબર છે કે ધારે કે તારે મેરેજ કરવા હોય ત્યારે મેરેજ વખતે તારા ડેડી અને મમ્મી એકબીજાને જોઈને કેજો ખાધી હોય એટલે કે એ બંને એકબીજાને જોઈને એટલે એમનો એક્સપિરિયન્સ તને કહેતા હોય તો એટલા માટે એમને એક્સપિરિયન્સ તમારું જો ચાલે તો then you don't have any problem એટલા માટે પેરેન્ટ્સ પૂછે parents they have they have gone to the experience રીંગણા નું શાક ખાતા આવડે છે ના આવડે પછી રીંગણા તરકા પડી જાય બધું આવડે છે ના આવડે બાબત હોય છે એટલે વિચાર છે આ કે તારા હિતમાં હશે કે હિતમાં હશે સારામાં પૂરેપૂરા હિતમાં થોડા હિતમાં ખરા પૂરેપૂરા તો તારું મન પૂરેપૂરું હિતવા નથી તારા ભાતું આ તારા હિતમાં પૂરેપૂરા તારું મન તારા પૂરેપૂરા હિતમાં નથી હોતું તારું મન ઘણા ફેર જુઠ્ઠું પણ કરે છે શું કહ્યું mind okay is not looking for your benefit okay cunningness કરે છે mind is cunning at time એવું લાગે છે હા એ મન ના કનિંગનેસ કરતા આ કનિંગનેસ નહીં કરે એટલે બધું પૂછવું આપણે સમજ ને પૂછ્યા વગર કેમ થાય છોકરા અમને બાપ સુધારે એમાં મારે એટલે હું બાપે ખાધેલી હોય બધી જાતિ કર્યો રત્નાગીરી બીજી બધી ખાતા નીકળેલા પાછળ પડેલા અથવા મને કહે ગોરી ગપચી કાઢી કાપી ખાધી સરળ નીકળ છે બેરે નહીં ખવાય પછી કે ચીજ વધારો આપડી ખવાય લા એક આપણે એક મોટો મોટો બિઝનેસ બહુ આપણે નાતનો અમારો છ ગમનો હતો પોજીદાન હતો આમ પ્રખ્યાતમાં તે નાગર બ્રાહ્મણને પહેરી લાવ્યો નાગર બ્રાહ્મણ મોટા ઓફિસર હતો બરોડા સ્ટેટમાં તેની છોકરીને પહેરી લાવ્યો ચલો ને એની છોકરી પેલો ગાયકવાડ સરકાર ઉઠાઈ ગયેલા પ્રતાપસિંહ મહારાજ એ પછી જયારે છોડી ત્યાર પછી આ આ પહેરી લાવ્યો એને ત્યાર પછી એના મામા જે છે ને જે પહેરી લાવ્યો તેના મામા એ અમારા ગામના તે મને કહે ચાલો આપણે એમ જવાનું છે આજે અને એમની એમની હજાર હજાર નોટો છે તે આપણે બધી મુંબઈ લઈ જવાની છે કે કારણ કે હજારની નોટો છે ચેન્જ થયેલી લગભગ બેતાળી કે ચુવાળી સમજ ને કે છેતાળીમાં પણ એકદમ હજારની નોટો કેન્સલ કરી ગવર્મેન્ટે ચાવડી પાસે ઘેર મૂકી રાખેલીઓ એટલે પછી અમને ત્યાં આગળ અમે બે ટાઈમ લખવા અમે આવીશું લઈને તમે જાઓ કર્યું એ બે ત્રણ લાખની હશે વધારે નહીં ચાલો અમે ક્યારે બધી દોઢ દોઢ લાખ લઈને આવીશું તો પછી અમે ત્યાં આગળ બેઠા હતા એમના મામા નું કે જમવા અમને કે છે જમ્યા વગર ના જવાય પેલી કે છે પેલા ભાઈ નાગરાયણ લાયેલા ને તે કે જમ્યા વગર જવાય નહીં અરે ભાઈ અમે ખાઈ ના આવ્યા છીએ ત્યાં જમ્યા વગર જવાય નહીં તે થોડો થોડો કૌસાર મૂક્યો આટલો હતો કૌસાર શાક દાળ ભાત દાળ ભાત બધું મૂક્યું અથાણું કાઢ્યું અને કંસારમાં પછી પરિવરે આમ ઘી રેડવા મળી તે આપણા લોકો પોહાય નહીં કંસારમાં હું આ પરી હોતી તો તો આમ ઢોલવાનું હોય તેરા જમાનો જરા જુદો હતો અત્યારે જુદો થયો છે તે પછી એના મામા કહે છે આ મારો મામો મારો ભોળો આ બોમણી કઈ તેલ લાવ્યો કે આ બામણી કઈ પહેણ્યો કે છે નાગર બ્રાહ્મણ આ એને એ ઘી આપે આ તો મારું પેટ દુખાડ્યું આ તો આ તો હવે પેટ દુખશે એટલે આવું ના થયેલું આવે છે કે બહુ સારા થઈ ગયા હવે ભેજ થઈ ગયું ને તેના તો હતું જેવું અત્યારે તો આવું ઘી બીર એવું કશું માંગે જ નહીં તેના જૂના સંસ્કાર પેલા બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ ને એક ટીપુ જ ને લે વાપરે નહીં ના કરો એક જ ટાઈમ જમવાનું બનાવે હોજે પાસે ખાઈ લેવાનું વધેલું ઘટેલું જાય થઈ ગયો બિચારો વાંધો થઈ જાય દાદા કાઢ્યો બરાબર આપની કરુણા વગર કશું કઈ નહીં દુકાનમાં તમારે હારું ભાગીદાર અને આજે ત્યાં દુકાને મળશે ને આપડે કેવું કરીએ આજ બહુ ભટકીને આવ્યો શું કર્યું અમારે એવું કેવું આપણે દાદા પણ રે આવ્યો શું કર્યું થાકેલા નથી કે એવું કેવું આપડે દાદા કામ જ બહુ દેખાય હા આપડે કેવું આપડે જોણ નાખીએ કઈ કઈ ભટકે છે બધું ખબર પડે ના જોણે બધું જાણો એમ એટલે આપડે કેવું આટલું બધું ભટકીને આવ્યો થાકે લાગતો નથી બધો <laughs> ટિકિટ ટિકિટ લેવાય ને એમ થાય કે દાદા ને મળ્યો હવે દાદા ને યાદ રેલવે મફત ભટકવાનું એટલે ભટક્યા છૂટકો જ નહીં ચાલે જ નહીં અહીં કીધા સુધાર્થમાં થયો એ અમુક વખત એનું પણ ઠેકાણ આવી જાય અને હોય એટલો જતું જતું રહે ફરી ફરવા એટલું ફર કે જેટલું લખેલું હોય ટાઈપ થયેલું પછી વધારે ભરાય એવું નથી એનાથી જેટલું બરોબર ભાઈ લે અમે છીએ દાદા માથે દાદા ના હોય તો મુશ્કેલી મુકાય પણ દાદા જે મન હોય એ શુદ્ધાત્માનું નથી એ તો મુકુલભાઈ હોય તો મુકુલભાઈ નું હોય એ ભટકતું હોય એમાં શુદ્ધાત્મા ને શું વાંધો હેરાન કરે હા એ હેરાન કરે છે હા ગોદામાં બરાબર હેરાન કરે શું કહ્યું એટલે હેરાન કરે એટલા પૂરતું ના ગમે કે બધું આવું હેરાન ના કરતા સારું પણ એનો સ્વભાવ છોડે નહીં ને હા અહીં મુસલમાન ટોળું આવ્યું હોય બાર મુઆ બુમ કહે અને હોય સ્ટ્રોંગ એટલે આપણે કશું કરવાના તો છે નહીં કોઈ મુઆ બુમ કરે છે પણ પેલું મનમાં શાંતિ રહેવાની દેતા એવું થાય બીજું કશું નુકસાન તો ના કરે બરાબર પણ એવું થવું જોઈએ સુધાર્થમાં છ કરતા આ તો ના ચંપવા દે જગત તો કોઈને ચંપવા દીધેલું જ નહીં આ તો દાદા ભગવાન આત્મા સુધારતો પ્રાપ્ત કરી આપે દાદા આગળ પડે તો આગળ પડે જ નહીં તો દાદા એટલે એટલે કે છે કે કામ એટલું બધું રહે છે કે એમાં ને એમાં બધું ભમ્યા કરતું હોય છે મન તો એ એમાંથી છુટકારો એ મને મળે ના એના છુટકાર નહીં કામ એટલું રહે છે નહીં કામ પૂરું થઈ જાય તો જ કામ તો પૂરો કરવા પડશે કામ તો ફાયદો છે એ ફાઇલો નીચે મૂકવી જ મૂકવી પડે શું કહ્યું તમારે કામ પૂરું કરવું પડે અમારે ભાવ ને કામ ફરીએ છીએ તમારે તો અમારા લુગડા ધો ધો કરવાના છે અમારે એવું નહીં કેટલી બધી ફાઇલો લઈને બધા બધા જોઈએ ધોબી કરે <laughs> મશીનરી તમારે તો કેટલા વખત ના એક્સપર્ટ કરી આપવાના છે બેન પૂછ્યું છે કેટલા વખત ના એક્સપર્ટ થઈ જવા છે કેટલા વખત માં એક્સપર્ટ થઈ જવાય કેટલા વખત માં બગડી ગઈ હતી <laughs> પચીસ વર્ષ પચીસ વર્ષ એકદમ ભાગવા જઈને થઈ જાય ધીમે ધીમે આસ્તે થયા આપણને આ ચિંતા નહીં થતી એ મોટા મોટું થઈ ગયું કે દાદા મળ્યા પછી હવે તો નિરંતર દાદા યાદ રહેવા જોઈએ એવું થવું જોઈએ એવું થઈ જશે તમે મારી જોડે રહેતો ને થોડાક દાડા મારી જોડે રહો મને થઈ ગયું છે પરિચય ત્યાર પછી ભેગા થઈ જાય શું કેટલા શહેરમાં હિન્દુસ્તાન માં છે કે જેને ચરણ વિધિ તો મને તો બીજા જન્મ નથી અમારે લેવા છે અમારે તમારી આવવાના છે પાસે છાપવાના છે છપાવવાના છે ને એ છે થાક લાગે તૂટી ગયો તરફ થાક ના લાગે છે એને શું કર્યો પણ ખબર છે એને એટલો બધો ટડકાયો તે નીચે રસ્તે જનારા એ જમીન ઉપર આ ફર્સ્ટ ફ્લોર ને તેના ઉપરનો ફ્લોર તો અગાસીમાં ટડકાયો તે નીચે જનાર આ શું થયું છે આ લોકો શું છે કઈ કોની જો બહુ માર્યા વળ્યો બહુ હિંસા કરી છે વિષયો કર્યા કોઈ સ્ત્રી ને છોડી નથી મારું નલાયક કઈ જાતનો મુઓ છું લુચ્ચો છું વામ છું તેમ શું જો જડગાય જડગાય જડગાય પછી કોણથી રડી પડી વિચાર રડે એટલે પાછો કે કે તું રડે છે સાસો કરે છે તું ગમે એટલો રડીશ તો હું તારું નથી સાંભળવાનું તું પાછો સાગો કરે કે રડી પડે પછી અમે લોકો કહ્યું પછી બધા લોકો એવું કરવા માંગે ના કરશે મારે ભારે થઈ જશે અમારી આજ્ઞા લઈ દેજો આમ ક્ષત્રિય લોકો છે પણ ધંધો પેલો મોદી નો બગડેલો ને એટલે કે છે અમને તો લોકો હલકી હલકી જ્ઞાતા કે તમારી જ્ઞાતા નથી તમે ક્ષત્રિય છો ક્ષત્રિય છે આટલું બધી મજબૂત કોણ રખાય હકીના તો બહુ પોચા ભાઈ ઢીલા ભાઈ શું કહ્યું એ બે શબ્દો ને ગોળ પાડ્યા પણ એનો છે આત્માનો ગુણ અને આત્માનો સ્વભાવ એ બે નથી કીધું ખાલી ગુણ અને સ્વભાવ એ બે શબ્દ છે એનો મિનિંગ શું છે ને એનો ફરક શું છે તે મને નથી દેખાતું આઈ મીન એ સમજાવું સમજાવું Thank you. તને સમજ પડી ને હું આટલે ખેતર બોલું છું ને પડતી છે ને આ મશીન અડાયા છે બોલું છું તો પડતી સ્વભાવ છે મેં આત્મા છે ને આત્મા છે જાગૃતિ છે જાગૃતિ છે બરોબર જાગૃતિ પણ દાદા આ સમજાયું સ્વભાવ સ્વભાવ અને ગુણ આ તો બોલવાની વાત થઈ પણ એ ગુણ કોને સ્પર્શે છે અને સ્વભાવ કોને સ્પર્શે છે ગુણ બધા ભેગા કરીએ તો બધા જુદા જુદા બોલાય નહીં ભેગા એટલે સ્વભાવ એ પૂર્ણ દશા કહેવાય ગુણ બે થયા હોય એક ત્રીજો ના થયો થયો હોય ત્યાં સુધી સ્વભાવ કહેવાય નહીં સ્વભાવ ક્યારે કહેવાય પૂર્ણ દશા એ ગુણ ભરી જાય ત્યારે સ્વભાવ કહેવાય તો તો ગુણ નું નામ દેવું ગુણ દેવાય નામ દેવાય છૂટા કરવાય તો ગુણ કહેવાય અને જથ્થા બંધ કેવું હોય તો સભ કહેવાય બધા આવી જાય ના અનંત જ્ઞાન વાળો થયો ના બધા આવી જવા છે દાદા દાખલો આપો ચલો થાય તે સ્વભાવ બધા બધા ગુણ આ પાંચ ગુણ છે તે આ આ પાંચ આંગળીનો સ્વભાવ એટલે આ આ હાથનો સ્વભાવ ને આ પાંચ જે ગુણો હોય ને ત્યાં સુધી ત્યાં સુધી સ્વભાવમાં ના કહેવાય એ બે ગુણો હોય સીધો ના આવ્યો હોય સ્વભાવ એટલે ફૂલ દશા ચૌદશ હોય તો હજી ગુણ કહેવાય તેરસ હોય તો હજી ગુણ કહેવાય અને પુણ્યમ હોય ત્યારે ગુણ ના કહેવાય સ્વભાવ કહેવાય તું સમજી ગઈ બરોબર પુનમ દળે સ્વભાવ કહેવાય અને ચૌદશ હોય ત્યાં સુધી તું સમજી ગઈ ડોલર હારા ખાધા છે દરરોજ કેટલાક વાંચી ચટણી પેર ખાય એટલે એ થઈ જાય એની ભક્તિ ખૂબ છે એને દાદા નિરંતર રહ્યા જ કરે આ ઘરત જુદી જતું ઘરત કે મને બહુ સ્વભાવ ના કેવા પડે ચૌદ છે તેર છે એવું ના બોલે ચાલે શું કહ્યું અને બોલીએ તો ચાલે નહીં લોકો એક્સેપ્ટ ના કરે ને સ્વભાવ કહેવાય નહીં દાખલા ના હોય તો ઉછે નથી સમજણ દાખલા એ પડાય દાખલા હોય તો સમજણ પડે તાર માણસ સમજી જાય આપણા થોડા ગુણો બાકી કેવાય ને <laughs> હજુ આપણા જો પૂર્ણ ગુણ થયા ના કહેવાય ને હજુ થોડા બાકી રહ્યા કહેવાય હજુ પૂર્ણ ગુણ થયા ના કહેવાય ને આપણા પૂરા પૂરા બધા ગુણો થયા ના કહેવાય ને અમારા તો તો પછી પૂરણ થઈ જાય નિકાલ કરો નિકાલ ના થાય પડી રે ભાઈ કોને ખાતે જમે કરી માટે કે ફાયદો નિકાલ થયા પછી એટલે પૂરી થાય કુદરતી રીતે તમારે જો પહેરે કરવા તો ઉપાડી મજા પડાશો પછી શું પૂનમ થઈ ગયા પછી ફાયદો ત્યારે નાખીએ પછી ફાયદો શું થાય એટલે કાયદો નિકાલ થઈ એકદમ પૂનમ એની મેરે થઈ જશે કે તમારે પૂનમ થવાની જરૂર નથી ફાયદો નિકાલ એની જરૂર નથી પછી પછી શું વાંધો દાદા પછી છો અને ફાઇલો ગમે એટલી આવે તો વાંધો એ ફાઇલો જેટલી છે ને તેની સિગ્નેચર માગે ફાઇલ પૂરી થાય ને એટલે એની મેરેજ આપણને કે છે કે તમે એ છે તને જેનો ભય હોય એ છૂટે નહીં ફાઇલ આપણને કઈ આવો હવે એટલી આવો હવે દાદા માથે થઈ બધા મારે પેમેન્ટ કરી દેવાનું છે કઈ જેટલા ભય જેના પર તિરસ્કાર તેનો ભય થાય એનો ભય લાગ્યા વગર પછી છોકરાનો આ હેમાબેન ઉપર જો તમને તિરસ્કાર આવે ને એક પંદર મહિનો પછી તમને ભય લાગે પછી દેખાડ તમને ભડક લાગશે માટે આપણે તિરસ્કાર ઉત્પન્ન થાય એવું નહીં કરવો રસ્તો જ નાખો આપણને પોતાને ભયમાં સપડાઈએ બરોબર તને લાગેલો તિરસ્કાર કરવાથી તને અનુભવ છે અનુભવ ના અનુભવ બહુ થઈ ગઈ છે બધા મને નાની ઉંમરમાં ખરો એક જણા છે તે લખાય સાક્ષી લખાવડાયેલી મને તો મેં નથી જોર નહીં ચમકા ચમકા થાય બહુ તિરસ્કાર આ બધા કોર્ટો ઉપર વકીલો ઉપર બધા તિરસ્કાર બહુ નાની ઉંમર ને અને બહુ તિરસ્કાર તો ભય લાગે નહીં ભય લાગે તે એક જણા ભાઈ સાક્ષી રખાઈ મેં એને કહ્યું મને કોર્ટમાં નહીં ભાવે તું શું કા મને તો પણ એને લખાઈ દીધી તો હું તો એક ફોલો ના કર્યો ભાઈ ભાઈને લીધે તો ફરી પેલા કહેવાય ભાઈ આ તો સમંતકાર છે પછી પકડી લઈ એના કરતા જે આવું ને તે કઈ પરણ ગયો મેં તે હસતા મેં ફટાકા દઈ ફટાકા મારો પછી મેં શોધખોળ કરી આ શું કા આ લોકોને કશી પડકાર નહીં દેખાતો મને કેમ આમ થાય છે કહ્યું તો હા મને કહા થવાનું કારણ શું છે મારા ભાઈ શું ખામી છે કે આ મને ભડકાર થાય છે પછી શોધખોળ કરતા કરતા ખબર પડી મેં તિરસ્કાર બહુ કહે તેનું છે જેને જો પ્રેમ હોય તેનો ભય લાગે કેટલા ચૌદ હોય છે ને એ તો ત્યાં જઈને બેસે તારે મજા આવે એને પ્રેમ તો ચા બાપી નિરાળે ગપ્પા મારીશું અરે તો કઈ કોઈ ખાઈ જાય છે એ તો જજ ને એની બહુ વર્તી હોય ઘેર પણ પેલો ઉંમર નો ને એટલે મને એમ લાગે કે જજ શું કરી નાખે ભરવાનું કરે પોલીસ વાર ના ભડકા જતા પેલા તો એટલે પછી શોધખોળ કરેલી જ્યાં આગળ તિરસ્કાર ત્યાં ભાઈ એ શોધખોળ અમારી બહુ સરસ રહી ગઈ ભાઈ લાગવાનું કારણ તિરસ્કાર જો પોલીસ તિરસ્કાર દ્રષ્ટિ જુઓ ને તો પોલીસ સાહેબ દેખીને ભાઈ રાખશે છે આપણને તિરસ્કાર બધું ઘરમાં તિરસ્કાર થયો ઘેર ભાઈ તારો અનુભવ થઈ ગયો નહીં કોનો કોનો ભાઈ લાખ તને એનો પ્રિન્સિપલ હોય ને જે આપણે હેઠિયાર કરતા હોય ને તે તે લોકોનો એ લોકોનો ભય લાગે જે લોકો મને કાબુમાં લાવવા માંગતા હોય ને તે લોકોનો કારણ કે એ લોકોની સાથે મને તિરસ્કાર હતો આ ચોર લોકોનો તમને તિરસ્કાર કરો ને ચોર ની ભય લાગે જેનો તિરસ્કાર એનો ભય પણ આ તો ડુંગળી પર બહુ ચીલારો મારતો ખેતીવાડી ખેતરમાં ડુંગળી કરેલી ને તે ખૂણામાં ઢગલો નાખેલો ડુંગળીનો તો પછી પેલા તો એ રૂમમાં બેહવાનું થઈ શકે આ ડુંગળા રૂમમાં પીટતા થઈ લાયા એટલે હું તારો ફોટો જુઓ તારે કેવો દેખાય છે ડુંગળી એમને બેસી રહી છે તારે ફોટો જુઓ ફોટો કેવો પડે ડુંગળી ડુંગળી ફોટો પડે બગડે હું આ ડુંગળી તારે કરતા હારી ડુંગળી છે તમે ચીપકાઈ જાય છે આપ તિરસ્કાર દીકરી બોલતા નથી સાંભળું છું પણ આવું થાય ના થાય ડુંગળી તિરસ્કાર બેઠો એટલે એને હા ભાઈ પેસર એમાં કહે આ ડુંગરામ કેટલી લાયક છે તને તારો ફોટો જોવો એકવાર ફોટો પડે ને તું જોવો તું જોવું કે આ નો આવો કઈથી ફોટો પડ્યો ત્યાં ડુંગળી આટલી બધી અસર કરી તો પોલીસ શું અસર ના કરે હા તો ત્યાં આગળ ફાંસી કરે છે ને તે ફાંસી ની બહુ ભય લાગે અને જાતે પોહો ખાય ત્યાં ભય ના લાગે પોહો એટલે ફાંસી જ છે પણ જાતે ભણ કરે તો ભાઈ ના લાગે જાતે દોડ્યું બોંધે કરે પછી બે માણસ ગાલી પછી પોતે જ કે છે આમ કરે આમ નહીં કરે જ્યાં પીધા મારા માર્યા કરે ઢંગ ઢંગ વગરનું ને બધા બુદ્ધિ ના ખેલ બધા જય સચિદારાયણ તે કઈ છે આપણે ખબર નથી કઈ છે મુંબઈ દાદા કેવા છે મુંબઈ હતા દાદા ભગવાન તે કઈ ગયા બોલતો નથી નથી તું જતા રહે હવે થોડો અંગ્રેજી બોલતા થઈ ગયો યસ એમ કે તને એવું લાગે છે રહેશે ભણવાનું બધું અમેરિકન જોડે ઇન્ડિયન નહીં ભાઈ થોડા ખરા નહીં તારે મિત્રાચાર્ય ઇન્ડિયન જોડે છે કે અમેરિકન જોડે છે બંને અમેરિકા જોડે ફાવે સારા હોય છે લોકો તને અમેરિકન જોડે ફાવે છે ફાવે છે અને ઇન્ડિયન જોડે ફાવે એમ તું ભણવાનો તો ખરો મોટો થઈ તારે નહીં ખબર નથી એમ કે વખતે નાય પડે નહીં પહેરવાનું હોય તો અમેરિકન જોડે પહેરવાનું સારું કે આપડે ઇન્ડિયન જોડે પ્રજા <laughs> તેવડા બસ્તી કૂતરા જેવી લાગે એમ કે આમ આમ ફેર ભાવ ના સારા બીજા બીજા લોકો કરતા ઘણા થાય પણ મારે જયારે કાયમ લેવાનું થાય ને ખબર પડી જાય મહિનો રહો ને ખબર પડી જાય બે દાડા નહીં રહેવાય દાદા અમુક તો બે દિવસ નહીં રહેવાય બે દાડા એક દાડો ના રહેવાય એક દાડો ના રહેવાય મોટી મનો થઈ તાર પહેરવાનો ખરો કેટલી બધી પહેરી એમ કે આજે હમણે પહેર્યું નથી ને શું ભણી રહ્યા પછી પહેરી ખબર નથી તારું ડોક્ટર થવું છે કે ઇન્જિનિયર થવું છે ખબર નથી તારે શું થયું ખબર નહીં એન્જિનિયર ખબર નથી ખબર નથી કઈ ગામ જશો આમ જાવ છો કઈ ગામ ભણવા જાવ છો કઈ ગામ તો જતા છો કઈ ગામ જવું મેટ્રિક માં પૂરું કરી નાખ્યું છે <laughs>